કરવી શાસ્ત્ર નો અર્થ છે શ્રી ભાગવતજી નો શાસ્ત્ર નો અર્થ આનંદ ભરની લીલા અહીંયા સ્કંદ છે અધિકાર લીલા એ અધિકાર લીલામાં મધ્યમ પ્રકરણ મધ્યમ પ્રકરણમાં હિન મધ્યમ અને ઉત્તમ અધિકાર એ જીવનો બતાવે છે હિન હિનમાં જે લક્ષણો કયા એ મધ્યમ અધિકારીના જે લક્ષણો છે એનામાં તો હોવા જરૂરી જ છે મધ્યમ અધિકારીમાં એનાથી વિશેષ છે ભગવત ભગવત કૃપા કહી બંનેમાં વક્તામાં પણ ભગવત કૃપા છે અને શ્રોતામાં પણ ભગવત કૃપા છે હેલો હેલો હા બોલો હા જજન તમને પ્રણામ અચ્છા હું કરું હા કરો કરો હા શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ છે આનંદરૂપ હરિની લીલા એ સ્કંદનો અર્થ જોઈએ તો પ્રથમ સ્કંદ છે અધિકાર લીલા તેમાં શ્રોતા અને વક્તાના અધિકારનું નિરૂપણ છે કેમ કે અધિકાર વિના શ્રી ભાગવતના અર્થ તાત્પર્ય અને સ્વરૂપનું જ્ઞાન થતું નથી એટલે આમ શ્રોતા અને વક્તાનો અધિકાર તે આ પ્રથમ સ્કંદનો અર્થ છે હવે પ્રકરણાર્થ જોઈએ તો શ્રોતા અને વક્તાના અધિકાર પ્રમાણે તેમના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે હિન મધ્યમ અને ઉત્તમ તે પ્રમાણે આ સ્કંદના પ્રકરણ પણ ત્રણ પાડવામાં આવ્યા છે હીન અધિકારીનું પ્રકરણ મધ્યમ અધિકારીનું પ્રકરણ અને ઉત્તમ અધિકારીનું પ્રકરણ તે અંતર્ગત પહેલું પ્રકરણ આપણે જોઈ રહ્યા હીન અધિકારીનું એકથી ત્રણ અધ્યાયમાં હવે આ બીજું મધ્યમ અધિકારીનું બીજું પ્રકરણ આપણે ચાલુ થાય થયું છે તેમાં અધ્યાય ચોથો તેમાં શ્રોતા અને વક્તાના લક્ષણોમાં જોઈએ તો શ્રોતાના લક્ષણો છે ભગવત કૃપા ભગવદ યત્વ અને ભગવદ એકત્વ અને વક્તાના લક્ષણોમાં છે ભગવત કૃપા ભગવદીયત્વ અને પ્રેમ ભક્તિ તે અંતર્ગત આ ચોથા અધ્યાયમાં શ્રોતા અને વક્તાના લક્ષણ જે છે ભગવત કૃપા તેનું નિરૂપણ છે હવે શ્લોકાર્થ જોઈએ તો સૌનકાદી ઋષિ જે સુધજીને પ્રશ્ન પૂછે છે કે ભગવાન વૈકુંઠ પધાર્યા પછી ધર્મ કોને શરણે ગયો ત્યારે તેના ઉત્તરમાં સુધજી કહે છે કે હમણાં જ ભગવતરૂપ સૂર્યનો ઉદય થયો છે અને આ ઉત્તર સાંભળીને સૌનકને આનંદ થાય છે કે પોતે જે પ્રવૃત્તિ કરી રહ્યા છે તેમાં શાસ્ત્ર પ્રમાણ છે તેથી તેમને જે સુતજીએ જે ભાગવતનું શ્રવણ કર્યું તે શ્રવણ કરવાનો તેમની પણ ઈચ્છા થાય છે અને તે અભિપ્રાયથી તે સુતજીને ચાર પ્રશ્નો પૂછે છે બધું પ્રશ્નો પૂછે છે તેમાં ચાર પ્રશ્નો છે કે ભાગવતનો ભાગવત વિશેનો પ્રશ્ન ભાગવતના અભિપ્રાય વિશેનો પ્રશ્ન અરે સોરી ભગવતના રચના વિશેનો પ્રશ્ન ભગવતના વક્તા વિશેનો પ્રશ્ન અને તેના શ્રોતા વિશેનો પ્રશ્ન તે અંતર્ગત પહેલા શ્લોકમાં સૌનક જ્ઞાનમાં વૃદ્ધ એવા સૌનકજી સુજીની સ્તુતિ કરે છે અને પ્રશ્ન કરવાની સ્થિતિ કરે છે ત્યારબાદ બીજા શ્લોકમાં ભગવત વિશે નો પ્રશ્ન પૂછે છે કે તમે જે સુખ પાસેથી ભગવત કથા સાંભળી તે તમને અમે કહો ત્રીજા શ્લોકમાં ભાગવતના રત્ના સંબંધી પ્રશ્ન પૂછે છે કે આ કથા કયા યુગમાં કયા સ્થાનમાં અને કયા પ્રયોજનથી પ્રવૃત્ત થઈ અને સાથે પ્રેરાઈને આ મુનિ વ્યાસ સંહિતા આ મુનિ વ્યાસે આ સંહિતા ભાગવત સંહિતા રચી ત્યારબાદ શ્લોક ચારથી કે આઠ એ પાંચ શ્લોક માં વક્તા સંબંધી પ્રશ્ન પૂછે છે તેમાં કહે છે કે એમાં વક્તા સુખદેવજી છે તો કહે છે કે સુખદેવજી વક્તાના પેલા ગુણો બતાવે છે કે સુખદેવજી છે તો કેવા છે કે યોગી છે વાળા છે સંદેહ જ્ઞાન વાળા છે એકાદમાં રહેવાની બુદ્ધિવાળા છે નિદ્રા રહિત છુપા રહેનારા મૂળ હોય તેવા જણાય છે અને વળી પાછા વિવિક્ત છે એટલે કે આવા જે આઠ ગુણો સુખદેવજીના છે એ આઠ ગુણો સુખદેવજી ભગવતની કથા કહેવામાં અડચણવાળા છે તો એવા સુખદેવજીએ ભગવતની કથા કેવી રીતે કહી તે પ્રમાણે પૂછે છે પછી આગળ કહે છે કે સુખદેવજી તો ગાળા ને મૂંગાની જેમ ફરે છે તો એમને શહેરવાસીએ રીતે તેમને ઓળખ્યા પરીક્ષિત સાથે તેમનો સંવાદ કેવી રીતે થયો ને કહે છે કે ગાય દોહાય કેટલો સમય જ ગૃહ આપણે સંન્યાસી ગૃહમાં રહેવું ઉચિત છે તો આ ભગવત કથા એક સ્થાને બેસીને કેવી રીતે કરી કારણ કે કર્મમાં પ્રવૃત્તિ થવી અને સંઘ એ બે સંન્યાસી માટે દોષરૂપ ગણાય છે તેમને આ બેનો સંઘ કરીને ભગવત કથા કેવી રીતે કહી આ વક્તા સંબંધી પ્રશ્ન પૂછે છે ત્યારબાદ હવે નવથી બાર સુધી એ ચાર શ્લોકમાં શ્રોતા સંબંધી પ્રશ્ન પૂછે છે કે અભિમન્યુના પુત્ર જે છે પરીક્ષિત એ ઉત્તમ ભક્ત છે વળી તેમને જન્મ અને કલ્યુને વશ કર્યા છે તો પછી આવા ઉત્તમ ભક્તે મરણ સુધી અન્નનો અને પોતાની લક્ષ્મીનો ત્યાગ કરીને શા માટે મરણ માટે બેઠા છે કારણ કે જે વૈષ્ણવ છે તેને આ પ્રમાણે કરવું ઉચિત નથી ત્યારબાદ કહે છે કે એ જે ઉત્તમ શ્લોકમાં સ્થિત રાખનારા પુરુષો છે તે તો બીજાના માટે જીવે છે કે બીજાના લોકોના કલ્યાણ માટે સમૃદ્ધિ માટે અને સત્તા માટે જીવે છે તો પછી બીજાના આશ્ચર્યરૂપ એવા પરિષદ રાજાએ પોતાના કલેવરનો ત્યાગ શા માટે કરવા તૈયાર થયા આમ શ્રોતા સંબંધી પ્રશ્ન પૂછે છે ત્યારબાદ તેરમા શ્લોકમાં આ બધા પ્રશ્નો ઉપસંહાર કરીને કહે છે કે આ જે બધા પ્રશ્નો મેં તમને કહ્યા પૂછ્યા છે તે બધાનો અમને તમે અમને કહો કારણ કે એમાં કોઈ પ્રશ્ન ઉચ્ચ નથી તમે ભાગવત કથા કહો કારણ કે તમે વેદ સિવાયના વાણીના વિષયને તમે પામેલા છે એટલે કે સુધજી શુદ્ર હોવાથી તેમને વેદનો અધિકાર નથી પરંતુ વેદ સિવાયના વિષય એટલે કે તમે ભગવદ તો સારી રીતે પાર પામેલા છો તો તમે ભગવત કથા અમને કહો આ પ્રમાણે સુધી નિરૂપણ થયું છે હવે આગળનો શ્લોક છે છે કે પહેલા પ્રશ્નનો બીજા સ્કંધમાં ઉત્તર આપશે કે પહેલો પ્રશ્ન જે ભાગવત સંબંધી છે તેનો ઉત્તર બીજા સ્કંધમાં આપશે આગળના સ્કંધોમાં ત્રીજો અને ચોથો પ્રશ્નનો ઉત્તમ પ્રકારમાં ઉત્તર આપશે ત્રીજો અને ચોથો પ્રશ્ન એટલે કે વક્તા શ્રોતા સંબંધી ઉત્તમ વક્તા અને ઉત્તમ શ્રોતા તેનું ઉત્તર ઉત્તમ પ્રકરણમાં આપશે તેથી કારણ બને રચનાર તથા રચવાના પ્રયોજન સંબંધી બીજા પ્રશ્નનો ઉત્તર નીચેના શ્લોકથી આરંભી કહે છે એટલે કે ભગવાનના રચના સંબંધી પ્રશ્ન હવે આ શ્લોકમાં સુતજી એનો ઉત્તર સુતજી આ શ્લોકમાં કહે છે દ્વાપરે સમનું પ્રાપ્તે તૃતીય યુગ પર્યયે જાત પરાશરાદ યોગી વાસ્તવ્યામ કલયા હરે યુગોના ત્રીજા ફેરામાં દ્વાપર સારી રીતે થયો ત્યારે પરાસરથી વાસરીમાં હરિની કલાથી યોગીનો જન્મ થયો મુખ્ય રીતે ભાગવત રચવા માટે જ વ્યાસનો અવતાર થયેલો તેથી પ્રથમ તેમનો જન્મ કહે છે એટલે વ્યાસજીના અવતારનું પ્રયોજન બતાવે છે કે ભાગવત રચવાનું તેમનું મુખ્ય પ્રયોજન છે બ્રહ્મકલ્પના પહેલા મન્વંતરના યુગોના ત્રીજા ફેરામાં વ્યાસનો જન્મ થયો એટલે કે દ્વાપર યુગમાં પહેલો યુગોનો ફેરો સાધન સાથે જ્ઞાન પ્રાપ્તિનો હતો એટલે કે જે સતયુગ હતો તેમાં જ્ઞાન પ્રાપ્તિનો સમય હતો બીજો ફેરો કર્મ કરવાનો એટલે કે ત્રેતા યુગમાં કર્મ કરવાનો સમય હતો ત્રીજો ફેરો તો ભક્તિ કરવાનો સમય હતો એટલે કે આ દ્વાપર યુગ છે તેમાં ભક્તિ કરવાનો સમય હતો છતાં પણ ધર્મો ભક્તિમાં અર્ચન કરનારા હોવાથી ઋતુયુગ અને ત્રેતાયુગમાં જન્મ ન થયો પરંતુ દ્વાપરમાં ધર્મ બે વિષયમાં પ્રીતિ કરાવતો હોવાથી તેમાં સંદેહ થયો ત્યારે જન્મ થયો તો આમાં વિશેષમાં કહે છે કે આ બે યુગોમાં એટલે કે કૃતયુગ અને ત્રેતાયુગ આ બે યુગોમાં ધર્મ સંબંધી સંદેહ નહોતો પછી ધર્મ સારી રીતે કરાતો હતો પરંતુ જ્યારે આ ત્રીજો વાપર આવ્યો તેમાં ધર્મ દ્વિપરક એટલે કે જ્ઞાન અને કર્મ દ્વિપરક છે એવી રીતે લેવાનું છે હલો જ્ઞાન અને કર્મ એ વિષયમાં બે વિષય એટલે જ્ઞાન અને કર્મ એ બે વિષયમાં લેવાનું છે ધર્મ દ્વિપ બે વિષયમાં પ્રીતિ કરાવતો હોવાથી હા દ્વિપરક છે એટલે જ્ઞાન અને કર્મ એમાં સંદેહ થયો ત્યારે જન્મ થયો સમ એટલે કે સારી રીતે નો એવો અર્થ છે કે બધાઓને સંદેહ થયો બધાઓને એટલે કે ઋષિ મુનિઓને પણ સંદેહ થયો પરાશર ભક્ત હતો એ બીજા પુરાણોમાં સિદ્ધ થયેલું છે કારણ કે માર્કંડેયના નમસ્કાર કરવાના પ્રસંગે તેને વયમાં વૃદ્ધ કહેલ છે એટલે કે વિષ્ણુ પુરાણ વગેરેમાં સિદ્ધ છે કે જે પરાશર હતા તે ઉત્તમ ભક્ત હતા વાસવી ઉપરીચર વસુની પુત્રી હતી તે માછલીના ગર્ભથી ઉત્પન્ન થયેલી હોય છતાં પણ બીજના ગુણવાળી હતી બીજના ગુણવાળી એટલે કે તેનામાં વૈષ્ણવપણું હતું ત્યાં ઓપરીચરમાં સમજ નથી પડી યોગી શબ્દથી વ્યાસના અવતારનું પ્રયોજન કહેલું છે એટલે વ્યાસના અવતારનું પ્રયોજન કહે છે કે યોગી એટલે કે જે મૂળમાં છે ને કે જાત પરાસરા યોગી તો એનું છે કે યોગી શબ્દથી વ્યાસનું આવતા લેવાનું પ્રયોજન શું છે તો કે ભક્તિ યોગમાં એમ લોકોને પ્રવૃત્તિ કરાવી યોગની પ્રવૃત્તિ કરાવવાની હતી અને તે પણ સર્વ દુઃખ હરનાર દુઃખ દૂર કરનાર હરિની કલયા જ્ઞાન કલાથી દૂર કરવાની હતી યોગ તો ભક્તિ યોગ તેની પ્રવૃત્તિ કરાવવાની હતી એટલે કે વ્યાસજીના આવતાનું મુખ્ય પ્રયોજન હતું ભક્તોને ભક્તિ યોગમાં પ્રવૃત્તિ કરાવવાની જ્ઞાનની જ્ઞાનની પ્રવૃત્તિ તો વ્યાસના અવતારથી જ થઈ એ જ્ઞાનનું ફળ પણ ભક્તિ કરવાની તે પ્રયોજન હતું એવી રીતે ભક્તિની પ્રવૃત્તિ કરાવવા જ અવતાર થયો એમ કહેવાયું કે જ્યારે વ્યાસજીના અવતારથી તો જ્ઞાનની પ્રવૃત્તિ લોકોને થઈ ગઈ પરંતુ એ જ્ઞાનની જ્ઞાનની પ્રવૃત્તિ કરવાનું પ્રયોજન તો લોકોમાં ભક્તિ કરાવવાનું હતું એટલે કે આજે ભક્તિની પ્રવૃત્તિ કરવા જ વ્યાસજીનો અવતાર થયો છે એમ કહેવાનું તાત્પર્ય હોય છે આવું મને સમજાય છે જજે અહીંયા આગળ આ પ્રશ્નમાં ખબર ના પડી એક તો પહેલા ઉપરીચર છે ને વાસવી ઉપરીચર એટલે એ ઉપરીચર શબ્દ શું લેવાનો છે એટલે એટલે નીચે પાંચ નંબર ફૂટનોટમાં આપ્યું છે ને કે વાસવીની માતા ભક્ત હતી એમ જણાવવા આ કહેલ છે ઉપરિચર વસ્તુ હોવાનું મત્સ્ય જે છે ભક્ત હતા એવું મત્સ્ય પુરાણમાં કહેલું છે એટલે એમની દીકરી જે વાસવી છે એ પણ ભક્ત છે એ એ તાત્પર્ય છે ઉપરિચર એમના પિતા થયા નામ છે હા હા અને હા હા એ તો બરાબર એટલે ઉપરીચર શબ્દની જે સમજ ના પડી એટલે પૂછ્યું અને છે ને આ વાક્ય બેસતું નથી રાજા કે તે પણ સર્વ દુઃખ દૂર કરનાર હરેની કલયા જ્ઞાન કલાથી દૂર કરવાની હતી એટલે આ વાક્ય સમજાયું નથી Yeah. હાલો હાલો હા એક મિનિટ સંભળાય છે હું હા હા જોઈ લઉં યોગી શબ્દ થી હા આમાં મૂળમાં જે આજ્ઞા કરી રહ્યા છે ને કે જાત પરાશરા યોગી હા તો એના સંબંધમાં અહીંયા આજ્ઞા કરી રહ્યા છે એટલે વ્યાસજી એટલે ભક્તિ યોગી વ્યાસજી છે એ પ્રકટ થયા એનો અહીંયા આશય સમજાવી રહ્યા છે કે યોગ પ્રવર્તનીય હવે ભક્તિ યોગનું પ્રવર્તન કરવા ઈચ્છી રહ્યા છે તેથી એ પ્રકટ થયા અને તત્રાપી હરેહે કલયા સર્વ દુઃખ દૂરી કરતું જ્ઞાન કલયા એટલે વ્યાસજી છે એ ભગવાનની જ્ઞાનની કલાનો અવતાર છે અને એના દ્વારા એ બધાના દુઃખ દૂર કરવા આ રૂપમાં પ્રગટ્યા છે એ આશય છે એટલે વાક્ય જે વાક્ય એવું કે યોગની પ્રવૃત્તિ કરાવવાની હતી અને તે પણ સર્વ દુઃખ દૂર કરનાર હરિની કલયા જ્ઞાન કલાથી દૂર એટલે એ યોગની પ્રવૃત્તિ દૂર કરવાની હતી મને એવું સમજ પડી એટલે મેં પૂછ્યું છે વાક્ય સમજાયું નહીં બરાબર દૂર કરવાની હતી એટલે એ દુઃખ દૂર કરનાર હરિ તો બરાબર છે પણ જ્ઞાન કલાથી દૂર કરવાની હતી એટલે એ વાક્યમાં હવે થયું સ્પષ્ટ નથી એટલે દૂર એટલે આ મને આપણે કીધું બરાબર છે એટલે મારી મિસઅન્ડરસ્ટેન્ડ હતી એટલે હા જે અને તે મારું સંપન્ન થયું આગળ અચ્છા આગળના શ્લોકમાં આપણે જે સમજ્યા કે યોગ વખતે પ્રણામ જેવી કલૈયા નો અર્થ શું થાય કલા દ્વારા એટલે નૃત્ય સંગીત એ કલા નહીં પણ ચંદ્રની જેમ એક એક કલા છે એ વધતી જાય છે એને ચંદ્રની કલા કહેવામાં આવે છે એવી રીતે ભગવાનના જે અનંત ગુણો છે એ ગુણોના કોઈને કોઈ અવતાર જો પ્રકટ થાય છે તો એને કલા અવતાર કહેવાય છે સમજાયું હાજી ક્યાં આવે છે માર્કંડેય નમસ્કારે વયોવૃદ્ધ વચના એ કહી રહ્યા છે તે એટલે માર્કંડે નો જે પ્રસંગ છે એમની એવું ચરિત્ર આવે છે કે જયારે જન્મ્યા ત્યારે એમનું આયુષ્ય બહુ અલ્પ છે એવી ભવિષ્યવાણી કરવામાં આવી ત્યારે એમને એમ કહેવામાં આવ્યું કે ભાઈ આનો ઉપાય બીજો તો કોઈ નથી પણ તમે બધાના આશીર્વાદ લેતા રહો તો તીર નહીં તૂકો કોઈના આશીર્વાદ જો ફલિત થઈ જાય તો તમે તમારો બાલક છે ચિરાયુ થઈ જાય એટલે માર્કંડે છે જે દેખાય એને બધાને નમસ્કાર જે દેખાય એને નમસ્કાર કરતા રહે તો એમણે જેમને જેમને પણ નમસ્કાર કર્યા છે એમની સૂચિ છે એમાં આમનું પણ નામ છે તે તાત્પર્ય છે એટલે એમ આજ્ઞા કરી રહ્યા છે કે માર્કંડેય નમસ્કારે વયોવૃદ્ધ વચના અહીંયા મૂળ વ્યાસજી છે એ ભક્ત છે એટલે એમની ગુરુ પરંપરા પણ ભક્તની રહી છે એ વાત અહીંયા સમજાવવા માંગે છે તો એ ગુરુ પરંપરામાં ભક્ત કોણ હતા કેવી રીતે હતા એનું આપણને ક્યાંથી જાણવા મળી શકે તો એનો સંદર્ભ આપી રહ્યા છે કે ફલાણા પુરાણમાં આ જગ્યાએ એમને માતા કે માતાના પિતા છે એમને કહેવામાં આવ્યા હતા પ્રમાણ રૂપે આગળના શ્લોકમાં જોયું કે ભાગવતજીના જે રચના વ્યાસજી છે તે રચના અને એમના ભાગવતજી રચવાનું પ્રયોજન એ સંબંધી આ પ્રશ્ન કર્યા એ પ્રયોજન શું હતું તો કે જે ભક્તિની પ્રવૃત્તિ કરાવવા જ તેમનો અવતાર થયો હતો જ્ઞાન કલાનો અવતાર એ ભક્તિની પ્રવૃત્તિ કરાવવા થયો હતો એમ કહે છે હવે એનાથી આગળના શ્લોકમાં કહી રહ્યા છે કે તેમનું દૈવથી પ્રાપ્ત થયેલું કાર્ય નીચેના શ્લોકથી આરંભી કહે છે એટલે જ્ઞાન કલારૂપ જે અવતાર અવતારનું કાર્ય છે એ કેવી રીતે કરી રહ્યા છે તે અહીંયા બતાવી રહ્યા છે સકદાચિત સરસ્વત્યા ઉપસ્પૃત્ય જલમ સુચિ વિવિધ એક આસીન ઉદિતે મંડલે કોઈ એક સમયે સૂર્યમંડળનો ઉદય થયો ત્યારે સરસ્વતીના પવિત્ર જલનું આચમન કરીને તે એકલા એકાંતમાં બેઠેલા હતા તે ભક્તિ માટે જ અવતાર લીધેલા કોઈ એક સમયે ત્રણ માર્ગનો નાશ થયો ત્યારે પોતાને પણ જ્ઞાનનું વિસ્મરણ થતું હતું ત્યારે સરસ્વતીના પવિત્ર જલનું આચમન કરીને તેનાથી જેમનું સર્વજ્ઞપણું જાગ્રત થયું તેવા થયા એટલે કે વ્યાસજી નો ભક્તિ માટે જ અવતાર થયો હતો તો કોઈક એક સમય એવો હતો કે દ્વાપરમાં જ્યારે ત્રણ માર્ગનો નાશ થયો કર્મ જ્ઞાન અને ભક્તિ એ ત્રણેય માર્ગનો નાશ થયો ત્યારે તેમનું જ્ઞાન પણ વિસ્મરણ થતું હતું ત્યારે સરસ્વતીના પવિત્ર જલનું જ્યારે તેમને આગમન કર્યું ત્યારે તેમનું તે સર્વજ્ઞ થયા એ વાત કહી રહ્યા છે એટલે અહીંયા સરસ્વતીના પવિત્ર જલને બતાવી રહ્યા છે કે એનાથી એનું આગમન કરવાથી એ સર્વજ્ઞ થયા પવિત્ર વિશેષણથી એમ કહેલું છે કે તે જલ પાપથી આક્રમણ થયું હોય તેવું ન હતું એ પવિત્ર વિશેષણથી એ જ કહી રહ્યા છે કે એ જલ એટલું પવિત્ર હતું પાપથી આક્રાંત થયેલું ન હતું તેથી એ સર્વજ્ઞ થયા આથી એમ જણાવ્યું કે જ્ઞાનની કલામાં ધર્મનો અંત જ પ્રકટ થયો આથી એની ફૂટનોટ કરી રહ્યા છે કે પાપથી આક્રમણ થયા વિનાના સરસ્વતી જલના આચમનથી એનાથી એટલે એ ચલના આગમનથી એ પોતે ધ્યાનની કલામાં ધર્મનો અંશ જ પ્રકટ થયો કારણ કે સરસ્વતી ધર્મ કરાવનારી છે એટલે એમનામાં જ્ઞાનની કલામાં ધર્મનો અંશ પ્રકટ થયો એટલે વ્યાસજીમાં ધર્મનો અંશ પ્રકટ થયો એમ કહી રહ્યા છે પછી પોતાના અવતારનું પ્રયોજન વિચારતા સર્વના હિત માટે તેમણે ધર્મને જોયો એમ ઉત્તરાર્ધથી આરંભી કૃપાથી મુનિએ રચ્યું પચીસમા શ્લોક સુધીથી કહે છે એટલે એમનો અવતારનો પ્રયોજન એ વિચારતા બેઠા હતા એકાંતમાં બેઠેલા હતા તો એ વિચારી રહ્યા હતા કે મારા અવતારનું પ્રયોજન શું તો એ સર્વના હિત માટે તેમણે ધર્મને જોયો એટલે બધાના હિત માટે અહીંયા પચીસમાં શ્લોક સુધી એટલે વેદમાં જેનો અધિકાર છે તેના માટે પણ અને વેદમાં જેનો અધિકાર નથી તેના માટે પણ એમણે વિચાર્યું વિવિક્તે એટલે એકાંતમાં બેઠેલા એટલે વિવિક્તે અહીંયા મૂલમાં જે કહી રહ્યા છે એનો અર્થ થાય છે એકાંતમાં બેઠેલા આ મનનું સ્થિર પણ જણાવવા કહે છે એટલે સ્થિરપણાથી એ પણ જાણી શકાય કે એમનામાં રાજસ કે તામસપણું નહીં નહીં હોય ને સાત્વિકપણું હતું એ સ્થિરપણાથી બેઠેલા હતા એટલે એમની સાત્વિકતા બતાવે છે તે સમયે એકલા બેઠેલા હતા એટલે કે એમને કોઈનો સંગ પણ ન હતો એટલે શાંત રીતે વિચાર કરી શકતા હતા એ રીતે અહીંયા બે વાત બતાવી એટલે એમનામાં ભૌતિક વૈદિક અને પોતાનો એવા ત્રણેય દોષ ન હતા એટલે આ મનનું સ્થિરપણું છે એ વૈદિક દોષ મને લાગે છે કે શાંત બેઠેલા હતા અને તે સમયે એકલા સંગ્રહિત હતા એમનો ભૌતિક દોષ ન હતો અને પોતાનો દોષ તો પોતાનો દોષ શું તો એ પોતે જ્ઞાન કલાના અવતાર હતા તો પોતાનો પણ દોષ એમનામાં ન હતો એમ કહ્યું આ ત્રણેય પ્રકારના દોષ એમનામાં ન હતા સૂર્યમંડળનો ઉદય થયો ત્યારે શબ્દોથી જરૂરી કર્મનો કરવાનો સમય ન હોવાનું કહેલું છે એટલે કે સૂર્યમંડળનો ઉદય થયો ત્યારે બધા કર્મોથી નિવૃત્ત થઈ ગયા હતા એટલે કોઈ કર્મ કરવાના બાકી ન હતા અથવા તો એવું પણ કહી શકાય કે પવિત્ર નક્ષત્ર સૂર્યનો ઉદય થયો છે તો પવિત્ર નક્ષત્ર અને કાળના ગુણો પણ એમાં ઉત્તમ પ્રકારના છે એ જણાવનારું એ વચન છે જેથી આમાં ખાલી એટલું કે આ ત્રણ કયા ને ભૌતિક વૈદિક અને પોતાનું બરાબર એ રીતે બીજી

લગભગ બધાને એવું જ થયું છે મોટા ભાગના જેટલા પણ અંશકલા અવતાર કે વિભૂતિ છે એમને આવી ગયા પછી કંઈક કરંટ લગાડવો પડે છે પછી જ એમને ખબર પડે છે બધા જ ચરિત્રોમાં એવું જોવા મળે મહાવીર સ્વામી છે બુદ્ધ છે ઇવન શ્રી બાપુજીના પણ ચરિત્રમાં એ જ આવે છે ધર્મ નો પ્રસંગ છે કે નો પ્રસંગ છે કે પાછા સુદામ પધારવાનો પ્રસંગ છે આ બધામાં વચ્ચે વચ્ચે પધારી અને એમને એમનું ઉદબોધન કરવું પડે છે હનુમાનજીના પણ પ્રસંગમાં એવું જ આવે છે અંદર શક્તિ જે પડે ને કોઈ યાદ ના અપાવે કે ભૂલી જાય મારામાં જ શક્તિ છે એટલે એ તો પ્રભુ હે દ્વારા એમના અંદર એ જવસ્તી લાવવા માંગે છે તો એ સામર્થ્ય સ્્રમેવસ્તી પર આપેલું છે અમે જાવ તો તમારે પર ત્યાં કહી જાય એવું કઈ જરૂર નથી તો પ્રાપ્ત એ કારણે શક્તિ એટલે એ દ્વારા સરસ્વતીનું મહાત્મ્ય પણ પ્રકટ કર્યું અને સાથે સાથે પ્રભુએ તે વખતે શક્તિ ત્યાં પ્રકટ કરી છે તો એના દ્વારા એમના અંદર બોધ થયો છે સૌથી જોરદાર વાત તો એ છે કે ઉદિતે રવિમંડલે રવિમંડળનો ઉદય થયો ત્યારે બેઠા હતા એનો મતલબ બધા કાર્યો કરવાના સંપન્ન થઈ ગયા હતા હવે કંઈ કરવાનું બચ્યું જ નથી સૂર્યોદય થતા પહેલા તો આટો ખૂબ અદભુત વાત છે આવશ્યક કર્મ કાલા ભાવ ઉત્તમ અદભુત હશે બધા આપણે તો ઉઠવાનો પછી જરૂર થાય કર્મો તો બાકી રહ્યા આવે છે હા શું ભાનુબેન બોલો બોલો પ્રણામ ને જોયું પછી પોતાના અવતારનું પ્રયોજન વિચારતા સર્વના હિતમાં એમણે ધર્મને કહ્યું તો એ તમારો અવાજ બહુ અસ્પષ્ટ છે તમે લેન્ડલાઈન થી જોડાઈને એમ કંઈક બોલો ને તમારો અવાજ સમજાતો નથી કઈ પણ ધર્મ છે એમ કે ને સંભળાયું એમને એવું સમજ્યો ને એવું છે તમે આ મોબાઈલ ફોન થી જોડાશો ને તો તમારો અવાજ નહીં સમજી શકાય કે સર્વના હિત માટે એમણે ધર્મને જોયો એ નથી સમજાતું સર્વદા લોકોના હિત માટે તેમણે ધર્મને જોયો એ નથી સમજાતો એમને અચ્છા આ તો સમજાવો મેં શું એટલે એમને જે વિચારતા અવતારનું પ્રયોજન વિચારતા સર્વના હિત માટે તેમણે ધર્મને જોયો એટલે એમને પોતાના અવતારનું પ્રયોજન શું છે એમને ધ્યાન આવ્યું સર્વજ્ઞ થયા એટલે એમને ખબર પડી કે મારા અવતારનું પ્રયોજન શું છે એમ કરી અને એમને જે વેદમાં અધિકાર છે તેમના માટે વેદના વિભાગ કર્યા શાખા શાખાઓના વિભાગ કર્યા એવી રીતે વેદમાં જે અધિકારી દિવસ છે તેના માટે પણ એમને પ્રવૃત્તિ કરી અને એ વિભાગ કર્યા અને ત્યાર પછી જે સૂત્રો છે બીજ બંધુઓ છે એ બધા માટે પણ એમને મહાભારતની રચના કરી એટલે સર્વના હિત માટે એમ કહ્યું છે અહીંયા કે સર્વના હિત માટે કેમ કહ્યું તો વેદમાં અધિકાર છે એને પણ નથી વેદ એના માટે પણ શ્રી કાર્ય કર્યું છે એટલે ધર્મમાં પ્રવૃત્તિ આ રીતે કરી અને એમને આટલું કાર્ય કર્યું છે એમ કહી એટલે આમાં જે કહ્યું છે ને કે જોયો એ જોયો એટલે કોઈ ત્યાં ધર્મનું દર્શન થયા એવો મતલબ નથી અપશ્યત મતલબ એનો વિચાર એમણે કર્યો ચિંતન કર્યું એ આમાં શું કોઈ વખતે એકદમ અક્ષરશઃ અનુવાદ કરવામાં આવે તો એનો તાત્પર્ય નીકળી જતો હોય છે એ આપણે બીજું વિચારતા થઈ જઈએ એટલે તતઃ સ્વાવતાર પ્રયોજનમ વિચારય વિચારયન સર્વેશામ હિતાર્થે ધર્મમ અપશ્યત તો પોતાના અવતારના પ્રયોજનનો વિચાર કરતા કરતા એમણે બધાના હિત માટે ધર્મનો વિચાર કર્યો એ તો કરી લીધું હતું એ એમણે કરી લીધું છે પછીની વાત છે ને કરી દીધો રચ્યા આ બધું થઈ ગયું હવે સરસ્વતી ના કેવું આ શરૂઆત થી વાત કરી રહ્યા છે ને કે આપણને ચૌદમા શ્લોક માં બતાવ્યું કે એમનો જન્મ કેવી રીતે થયો વ્યાસજીનો જન્મ થયો પછી વ્યાસજીનું જે જ્ઞાન કલાના અવતાર હતા એ અવતાર એમને પોતાના ભાન થયું કે હું મારું અવતારનું પ્રયોજન શું છે એ ભાન થયા પછી એટલે શરૂઆતથી વાત કરી રહ્યા છે અત્યારે તો આપણને ખબર જ છે કે એમને વેદના વિભાગ કર્યા એ પહેલેથી કરી રહ્યા હવે અહીં અહીં આપણે શું જોયું હવે આ નવું ચેપ્ટર શરૂ હવે સૂર્ય ઉદય થયો ત્યારે સરસ્વતીના કિનારે બેઠા છે ત્યારે એમને જોયું એટલે હું પૂછું છું એટલે હજી તો વિચાર કરી રહ્યા છે હજી આગળ કરશે વેદના વિભાગ સરખાના વિભાગ એ બધું હવે આગળ બતાવશે પચીસમા શ્લોક સુધી બતાવી રહ્યા છે આ બધું પછી બીજબંધુઓ માટે સ્ત્રીઓ માટે જેમનો વેદમાં અધિકાર નથી એમના માટે મહાભારતની રચના કરી એ બધું પચીસ શ્લોક સુધી બતાવી રહ્યા છે ચૌદમા શ્લોકમાં બીજા પ્રશ્નનો ઉત્તર આપે છે અહીંયા આગળના ચૌદમા શ્લોકમાં જે બતાવેલું છે ને કે એમનો જે જન્મ છે એ જ્યારે ધર્મ એટલે કે વાપરમાં ધર્મ બે વિષયમાં પ્રીતિ કરાવનારો હતો ત્યારે થયો એમ અને આ શ્લોકમાં એવું કહી રહ્યા છે કે ત્રણેય માર્ગનો નાશ થયો અને એમનું પણ જ્ઞાન જતું રહ્યું એટલે એ બે એ બેને કેવી રીતે જોડવાની છે વાતને જે હા એક મિનિટ હા ચૌદમાં બીજી વખત એવી રીતે નાશક થઈ ગયો હા તો આ પ્રકારે ધર્મ બતાવ્યા છે કેવી રીતે એ પ્રકારે હે એટલે વ્યાસજી નો જન્મ કયા સમયે થયો એના માટે આગળ એમ કહે છે કે અહીંયા દ્વાપરમાં ધર્મ બે માં પ્રીતિ કરાવનાર હતો ત્યારે એમાં સંદેશ થયો ત્યારે તેમાં એમનો જન્મ થયો અને અહીંયા એમ કે છે કે ત્રણેય માર્ગ નો નાશ થયો ત્યારે આ શ્લોકમાં એમ બતાવે છે કે એમનું એમનું પોતાનું જ્ઞાન ક્ષેત્ર એટલે મારાથી એ બે વાતને જોડી નથી શકાતી છે હા છે એમાં એમ સમજવાનું છે કે વ્યાસાવતાર કયા પ્રયોજનથી થયો છે અને કેવા સમય ઉપર થયો છે બે યુગના ભેટા ઉપર એનું નિરૂપણ અહીંયા થયું એટલે જે વખતે વ્યાસાવતાર છે તે વખતે ધર્મની દ્વિપરકતા છે આ એક વાત વ્યાસાવતાર તો હજી ચાલશે લાંબો પ્રકટ થઈ ગયા પછી હજી ઓર કઠિન કાલ આવશે દ્વિપરકતાથી પણ આગળ વધી જશે ને વાત તો તે વખતે તો નષ્ટપ્રાય જવાની સ્થિતિ આવી જશે તો આ બધું આગળ થવાનું છે એની કલ્પના કરીને એ બધી દ્રષ્ટિમાં રાખીને આ પ્રશ્ન અને એના ઉત્તર આપી રહ્યા છે એમ સમજવું જોઈએ જે ક્ષણે આવિર્ભાવ થયો છે તે ક્ષણે નષ્ટ થઈ ગયા છે એવું તાત્પર્ય નથી આગળ જતા એટલે મૂળમાં એ કહ્યું છે કે સ હસ્યથમ અવતીર્ણ એવ કદાચિત માર્ગત્રય નાશે સતી કદાચિત પદનો પ્રયોગ છે જો એવું કદાચ થઈ જાય તો હા ચૌદમાં શ્લોકમાં બીજા પ્રશ્નનો ઉત્તર આપે છે પંદરમા શ્લોકમાં સરસ્વતીના પવિત્ર જળનું આચમન કરીને તેમનાથી તેનાથી જેમનું સર્વજ્ઞ પણ એટલે વ્યાજ સર્વજ્ઞ થયા એ વાત એ જ જણાવે છે હવે સોળમો શ્લોક છે પરાવરજ્ય સઋષિ કાલે ના વ્યક્ત રમ હસા યુગ ધર્મ વ્યતિકરમ પ્રાપ્તમ ભૂવિ યુગે યુગે ઉત્તમ અને ને જાણનાર તે ઋષિએ ન જણાય તેવી ગતિ વાળા કાલથી ભૂતલ ઉપર યુગે યુગે યુગના ધર્મોથી ભેળસેળ થયેલી જોઈ એટલે વ્યાસજીએ કાલને ના વ્યાસજીએ ન જણાય તેવી ગતિવાળા થી યુગ યુગ ની અંદર આ ભેળસેળ થઈ છે એ જોયું કાલ વિગેરે પર એટલે કાલ વિગેરે પર એટલે ઉત્તમ છે આપણે વિગેરે અવર એટલે આપણે પ્રાણીઓ અધમ છીએ તેમણે કરવાના કાર્યમાં કાલ વિગેરે વિઘ્ન કરનારા નથી એટલે જે વ્યાસજી કાર્ય કરી રહ્યા છે એમાં કાલ વિઘ્ન નહીં કરે અને પ્રાણીઓનું તે કાર્ય થઈ શકે તેવું અદ્રશ્ય છે એમ પણ તેમણે જાણ્યું એવો અર્થ છે આ જાણ્યા પછી તે ઋષિ થયા કારણ કે તે ધર્મનો જ અંશ છે ધર્મનો જ અંશ ધર્મનો જ અંશ તેમનામાં પ્રકટ થયો છે એટલે વ્યાસજીમાં કાલ ભગવાનનો મોટો અધિકારી છે સર્વ કરનાર અને સર્વનું નિમિત્ત કારણ છે એટલે કાલ જ સર્વ બધું કરનાર છે અને નિમિત્ત કારણ પણ કાલ જ છે આમ હોવાથી બીજાનો પ્રયાસ નકામો હોવાથી કાલ અને વત રાખનાર ભગવાનનો વ્યાસા અવતાર છે એટલે કાલને વ્યાસજી વસમાં વતમાં રાખવાવાળા છે એમ જણાવવા પ્રથમ ન જણાય તેવી ગતિવાળા કાલથી શબ્દોથી કાલે કરેલ ઉપદ્રવ કહ્યો છે એટલે જ્યાં યુગે યુગે ભેળસેળ જે ઉપદ્રવ કહ્યો છે એ વાત કરી અવ્યક્તેન અક્ષર થી રહમ વેગ છે જેનો અથવા અવ્યક્તને પ્રકૃતિમાં રહ વેગ છે જેનો તેવો કાલ છે એટલે આમાં જે આ સમજવું કે પ્રકૃતિ વગેરે કાલને અધીન હોવાનું કહ્યું અથવા અક્ષરની કાલના કાર્યમાં સંમતિ જણાય અથવા ન જણાય તેવો વેગ છે જેનું એમ કાલનો વિરોધ ન કરવાનું કારણ કહ્યું એટલે કાલને કોઈ પ્રકૃતિ કે અક્ષર કોઈ વિરોધ કરી શકતું નથી કાલનું એટલે કાલ એટલું બલવાન છે આટલાથી એમ જણાવ્યું કે ભગવાન સિવાયના બધા કાલને અધીન છે એટલે ભગવાન જ કાલને અધીન કરી શકે બાકી બીજા બધા કાલને અધીન છે અથવા તે કાલને અનુકૂળ છે જે પરિણામ થયું તે ઉત્તરાર્થી કહ્યું તપ યજ્ઞ વેદનો અભ્યાસ દાન વગેરે ચાર યુગના ધર્મો છે તેમનો વ્યતિકરહ એટલે નાશ થયો અથવા અધિકાર વિનાઓમાં પ્રવૃત્ત થયો એટલે કે જેનો અધિકાર નથી એમાં પણ આ પ્રવૃત્તિ પ્રવૃત્ત થયા એ લોકો અને તે વ્યક્તિગત એટલે અકસ્માતથી થયેલ નથી આ અકસ્માતથી પણ થયેલ નથી પરંતુ નિશ્ચિત એટલે નક્કી જ છે ભૂતલ ઉપર જ થયેલ છે સ્વર્ગમાં પણ થયેલ નથી અકસ્માતથી થયેલ નથી પરંતુ યુગે યુગે થયેલ છે આવું થઈ શકે તેવું અદ્રશ્ય છે એવું પણ વ્યાસજીએ જોયું એટલે એનો શું અર્થ दृश्यमाणे अर्थे कालादीना प्रतिबंधका भाव प्राणीना तथा अदृष्ट ज्ञातवान व्यास जी ने આપણે આના આગળના શ્લોકમાં એ વાત જોઈ ને કે ધર્મની દ્વિપરકતા છે આગળ જઈને એને ત્રણેય માર્ગોનો નાશ છે તો વ્યાસજીને આ વાતનું જ્ઞાન કેવી રીતે થઈ ગયું તો વ્યાસજીની ઋષિરૂપતા એટલે કે ત્રિકાલ દ્રષ્ટા છે એ જાતનું એમનું સામર્થ્ય બતાવવા માટે અહીંયા એમની ત્રિકાલજ્ઞતા બતાવી રહ્યા છે એમાં શું આજ્ઞા કરી રહ્યા છે કે પરે કાલાદય અવરે અસ્મદાદય એટલે કાલ અને જે કાલના અંદર પેદા થયેલા આપણા જેવા જંતુ જીવ છે તે આ બંનેને જોઈ રહ્યા છે એની ગતિને જોઈ રહ્યા છે કે હવે શું થવા જનારું છે તો એમાં કાલાદીનામ પ્રતિબંધકા ભાવમ પ્રાણીનામ તથા અદૃષ્ટંચ જ્ઞાતવાન એમણે આ બે વાત જાણી લીધી એક વાત શું જાણી કે કાલ આ જાતનો આવી રહ્યો છે કે જેમાં પ્રતિકાલ ધર્મના એક એક જે અંગો છે એ આ રીતે શિથિલ થવાના છે કે નષ્ટ થવાના છે બીજું જે પ્રાણીઓ જે છે એની જે ધર્મનું અનુસરણ કરવા માટેની યોગ્યતા નથી એ ધર્મમાં એ અનુસરણ કરતા થશે અને જેના માટે જે યોગ્ય છે એ એનું અનુસરણ કરતા બંધ થઈ જશે આ પ્રાણીઓની વાત અહીંયા કરી રહ્યા છે એટલે અદૃષ્ટ પણ જોઈ ગયા જે અત્યારે કોઈ આપણા જેવા મનુષ્ય જેને નથી અનુભવી શકી રહ્યા એ અદ્રષ્ટને પણ ત્યારથી પોતાના સામર્થ્યથી જોઈ અનિકા સંસ્કૃતમાં શું ને અવ્યક્ત અક્ષરથી રહમ રહમ કહ એવું છે ને એ બી અવ્યક્તો રહો યસ્ય ઇતિ એટલે મૂળમાં જે કાલેના વ્યક્ત રમ હતા એ જે પદ પ્રયોગ કર્યો છે એની આ વ્યક્તિ વ્યુત્પત્તિ બતાવી રહ્યા છે કે જેની ગતિ જાણી ન શકાય તેવી છે રહ એટલે એનું રહો એટલે ગતિ જેની ગતિને આપણે જાણી નથી શકતા તેવું કાલ એની સંમતિ છે અક્ષરની સંમતિ છે કેમ કે અક્ષર છે એ તો કાલનો પાપ છે તો એમ કેમ કહ્યું કે ભાઈ કાલ આટલો બલવાન છે તો એમ કહી રહ્યા છે કે અક્ષર એના અનુકૂળ થઈ રહ્યો છે એ જ પ્રભુની ઈચ્છા છે કે કાલ આવી રીતે આગળ વધે તો એની અંદર અક્ષર પણ એના અનુકૂળ થઈ ગયું છે એટલે કહ્યું કે ભગવાન સિવાય કોઈ પણ આને અધીન કરી શકે એમને અક્ષર પણ બળવાન થયો એમ નહીં એ જ વાત સમજાવવા માંગે છે કે કદાચ કોઈને એવી આશંકા થઈ જાય કે ભાઈ કાલ કરતા તો અક્ષર પ્રબલ છે તો કાલની એટલી મહિમા કેમ વર્ણવી રહ્યા છે તો એના માટે કહી રહ્યા છે કે ભાઈ કાલને ભગવાન જ અધીન કરી શકે છે જો તમે અક્ષરની વાત કરતા હો તો અક્ષર અહીંયા કાળના સમર્થનમાં બેસી ગયો છે એમ સમજવાનું આજે મૂળમાં કહ્યું ને કે પ્રકૃતિ પ્રવૃત્તિ નામ કાલાધીનસ્વ મુક્તમ અક્ષર સંમતિર્વા આ વિકલ્પ વૈકલ્પિક અર્થ છે કે જો આ રીતે આપણને ગ્રહણ ન થતું હોય અને મનમાં એ આશંકા રહેતી હોય કે કાલ કરતા તો અક્ષર પ્રબલ છે તો એ તો એને અંકુશમાં લાવી શકતો હશે તો એનો અર્થ એમ સમજવાનો છે કે અક્ષર પણ કાલની ગતિના અનુકૂળ થઈ ગયો છે નહીં તો ભગવદ અવતાર હતા ને એટલે એ તો એ હેતુથી હા એનો જ ઉપાય કાઢવા માટે પધાર્યા છે ભક્તિ શાસ્ત્ર પ્રગટ કરવા માટે એ જાતની પણ કાલાધીનતા અવતાર ચરિત્રમાં જોવા મળે છે એમણે એ કાલાધીનતાને સ્વીકારેલી છે સામર્થ્યથી પ્રાકૃત મનુષ્યની કે દેવતા આદિની જે કાલાદૈવતા છે તેની માફક અવતારોની કાલાદૈવતા નહીં સમજવી જોઈએ હવે આગળ કાલથી ધર્મ નાશ થયાનો કહીને નીચેના શ્લોક માં શ્લોકમાં નો નાશ થયાનું પણ કહે છે ભૌતિકાનામ તું ભાવાનામ શક્તિ હલો હલો શક્તિ પ્રાસમ શક્તિ હર્ષમ હલો દીદી શક્તિરસમ ચ તત્કૃતમ અશ્રદ્ધાનાન ની સત્વાન સત્વાન દુર્મેધાન રસ પિતાયુષ દુર્ગગાશ્ચ જનાન વિક્ષ મુનિર દિવ્યેન ચક્ષુષા સર્વવર્ણાશ્રમાનામ યદ યદયજુ ગીતમ અમોદ અમોદક અને તેને કરેલ ભૌતિક પદાર્થોની શક્તિનો શક્તિનો ઘટાડો તથા શ્રદ્ધા વિનાના તત્વ વિનાના બુદ્ધિ વિનાના ટૂંક ટૂંકા થયેલા આયુષ્યવાળા અને દુર્ભાગી મનુષ્યોને જોઈને સદા સકલ દ્રષ્ટિવાળા મુનિએ દિવ્ય ચક્ષુથી સર્વ વર્ણો અને આશ્રમોને જે હિતકારી હતું તેનું ધ્યાન ધર્યું ભૌતિકો આપને વિગત એટલે ભૌતિકમાં શું આપણે વિગેરે ચ અને શબ્દથી જણાવેલ પ્રાણીઓની વેદના ભક્તિ હર્ષ એટલે વેદ વેદાભ્યાસ વિગેરે અથવા ખેતી વરસાદ વિગેરે શક્તિઓનો શક્તિનો ઘટાડો સત્કૃતમ એટલે કે કાલે કરેલ જોયો અશ્રદ્ધાનામથી કરતાના એટલે કે ધર્મ કરનારાઓના દોષો કહે છે તેઓ સર્વત્ર શ્રદ્ધા વિનાના તત્વ એટલે બલ અથવા વિવેક વગરના અને દુર્મેધન દુર્મેધન એટલે બુદ્ધિ વિનાના વિનાના છે આ મનુષ્ય પેલા આપણે જે આપણામાં આ બધો શક્તિઓનો ઘટાડો થયો છે એમ ચિત્ત બુદ્ધિ અને મનનો નાશ કર્યો તેમના અંતકરણોમાં અહંકાર જ પોસાયેલો છે એવો અર્થ છે તેથી આયુષ્ય પણ ઘટેલ છે એમ ટૂંકા થયેલ આયુષ્યવાળા વિશેષાંતે કહેલ છે કર્મથી ભાગ્ય ઉત્પન્ન થાય છે તે કાર્યકાલ વગેરેના વગેરેની શુદ્ધિના ભેદથી મોટું ભાગ્ય ઉત્પન્ન કર ઉત્પન્ન કરે છે એટલે આગળ જે ત્રેતાને એ શું સત્ય ત્યારે કર્મથી ભાગ્ય ઉત્પન્ન થયું અને તે કાર્યકાલ વગેરે શુદ્ધિના ભેદથી તેમનું ભાગ્ય ભાગ્ય ઉત્પન્ન કરે છે મોટું ભાગ્ય ઉત્પન્ન પણ દ્વાપરના આરોપમાં તો છ એ દૃષ્ટ હોવાથી ભગ્ય દ્રષ્ટ દુષ્ટ નબળું થાય એટલે આગળ જે ધર્મ દ્વિપરક થઈ ગયું ને દ્વાપરમાં ત્રણેક ધર્મો નાશ થઈ ગયા એ રીતે એનું તેથી એમનું ભગ્ય પણ દુષ્ટ એટલે નબળું થયું આ બધું વ્યાસે અનુમાનથી જાણેલું જાણેલું નથી પણ ઋષિના જ્ઞાનથી જાણેલું છે કારણ કે પોતે જ્ઞાન કલા અવતાર હતા એટલે એમને આ બધું જ્ઞાનથી જોયું છે અનુમાન નથી કર્યું તેમ થાય ત્યારે ઉપાયોનું જ્ઞાન થાય એવો અર્થ છે પાખંડ પાખંડ ધર્મો પોતાની મેળે જ ઉત્પન્ન થવાના તેથી તે ન થાય તે માટે સર્વ વર્ણોને અને શબ્દથી ગૌણ દેશ વગેરેના ધર્મો કહેલા છે આથી એમ જણાવેલ છે કે વર્ણ આશ્રમ અને દેશ સિવાયના ધર્મો પાખંડ છે તે પાખંડ વિનાના ધર્મો સંબંધી આ ધ્યાન ધર્યું વ્યાસ સત્ય સંકલ્પ વાળા હોવાથી હિતકારી હોય તે તેમને સ્ફુરે છે તેથી સદા સફળ દ્રષ્ટિ વાળા એમ કહેલ છે તો સરળ વિષય છે આમાં કોઈને છે કઈ દિવેન કઈ છે હેલો હા બોલો હા જે જે આમાં જે ઉપરનો જે શ્લોક છે ને એમાં એવું લખ્યું છે તેમનો વ્યતિકરણ નાશ થયો એટલે યુગોના ધર્મોનો અને પછી એવું લખ્યું છે અથવા અધિકાર વિનાનાઓમાં પ્રવૃત્તિ થઈ અને તે વ્યતિકાર અકસ્માતથી થયેલો નથી પરંતુ નિશ્ચિત છે તે સમજમાં નહીં આવ્યું એટલે આમાં અધિકાર વિનાનાઓમાં પ્રવૃત્તિ થઈ એ સમજમાં નહીં આવ્યું હા સમજાવે હું સમજાવે જોઈ લે પાછળ તેમનો અધિકારી નામ આ પ્રવૃત્તિ થઈ અને વ્યક્તિ એટલે કે આ ભાગવત શાસ્ત્રવાદી નો અધિકાર નતો અધિકાર વિનાની પણ આ પ્રવૃત્તિ થઈ અંદર અને વ્યક્તિને વ્યક્તિ કર અકસ્માત થયેલો નથી એટલે આ બધી વસ્તુ અકસ્માત થયેલી નથી પરંતુ નિશ્ચિત નક્કી જ હતી આ બધી વસ્તુ કે યુગે ભોગે થવાની જ હતી એમ એટલે આમાં જે છે એવું લેવાય કે જે મોહક શાસ્ત્રો થયા અને એમાં એટલે એ પણ નિશ્ચિત હતું અને એ પરબ્રહ્મ પરમાત્માએ પોતે જ કરાવ્યા છે તો એમાં અધિકાર વિનાનાઓની પ્રવૃત્તિ જોઈને એમને કરાવ્યા એ એ આમાં લેવાય હા લઈ શકાય હા જી એટલે શંકરાચાર્યનો મતને જે બધું જે અત્યારે જે ઉત્પન્ન થયું કલિકાલમાં એ એ બધું આમાં આવી જશે હા એમાં લઈ શકાય હા હા 하세요, 하세요. દીદી આમાં એમ જણાવેલું છે ને કે વર્ણ આશ્રમ અને દેશ સિવાયના ધર્મો પાખંડ જરા વર્ણ આશ્રમ અને દેશ સિવાયના ધર્મો પાખંડ છે એ જે છે ને આ ની છેલ્લી બે લાઈન માં જે છે તે તે કહી રહી છું કે એટલે એના સિવાયના જે ધર્મો પાખંડ છે એ એ કયા જે છે અને વર્ણ આશ્રમ ને દેશના પાખંડ નથી તો એમ કેમ કહ્યું હા ચાલે એવું થોડું ચાલે એક મિનિટ હા મેદાન છોડીને ભાગે છે સમજાવે સમજાવે હા પાછું જરા સરખું પૂછ એમને ધ્યાનથી સમજી લો એટલે એમ કહી રહી છું કે વર્ણ આશ્રમ અને દેશ સિવાયના જે ધર્મો પાખંડ રૂપ છે તો એ કયા અને વર્ણને ને દેશને ને ધર્મો ને પાખંડ રૂપ નથી કયા તો એ કયા એમ ઘર એટલે આમના સદા સકલ રચિયાળ મુનિએ જે દિવ્ય શક્તિથી આ બધે જોડતું હતું તે સર્વવર્ણ ને આશ્રમો જે છે તે હિતકારી છે હા અને એટલે દિવ્ય ચક્ષુ ત્યાં જોડતું હોય છે જે વર્ણના આશ્રમ અને દેહ ના જે ધર્મો છે તે હિતકારી છે એવું એમને ધ્યાન દોર્યું હોય છે મને નહીં ખ્યાલ આવતો એમ નહીં આવે ખ્યાલ સરખું સમજાવ તેમનો અવાજ પણ ઓછો આવે છે ના ધીમે ધીમે આવે છે હા જરા પૂછ શું સમજમાં ના આવ્યું સ્પષ્ટ કરો વર્ણ અહીંયા છે ને છેલ્લા એ પેલા ત્રણ લાઈન છે ને વર્ણ આશ્રમ અને દેશ સિવાયના ધર્મો પાખંડ છે આથી એમ જણાવેલ છે અને તે પાખંડ વિનાના ધર્મો સંબંધી આ ધ્યાન ધર્યું એમ તો અહીંયા કયા ધર્મોને પાખંડ રૂપ કયા છે અને કયા ધર્મો પાખંડ વગરના છે એ જાણવું હતું એવું નહીં છે પણ એને નામથી નામથી આપનો અવાજ તો જે સ્પષ્ટ સાંભળે પાછળ વાળો જે બોલે ને નથી સંભળાતો એ તો અહીંયા જ કહ્યું છે ને કે વર્ણાશ્રમ ધર્મ જે છે એ પાષંડ ધર્મ નથી તે સિવાયના જે ધર્મો છે એ પાષંડ ધર્મ છે એટલે હવે વ્યાસજી અમોઘ દ્રષ્ટા છે એમણે શું જોયું કે હવે આગળ જતા સમયમાં વર્ણાશ્રમ ધર્મની અંદર પાષણનો પ્રવેશ ન થાય એ જાતનો હિત એમણે વિચારવાનું શરૂ કર્યું છે એ કહેવા માંગે છે કયા ધર્મો કયા એ જરા પૂછવું પડશે એની અહીંયા કોઈ સ્પષ્ટતા નથી એટલે તે કાળમાં કયા અન્ય પાખંડ ધર્મોનું પ્રચલન હતું એની આપણે અત્યારે કલ્પના ન કરી શકીએ વ્યાસજીના કાળમાં પણ જ્યારે એટલું ચિંતન કરવા માટે વ્યાસજી બિરાજ્યા છે તો એનો અર્થ આપણે સ્પષ્ટ સમજી શકીએ કે વર્ણાશ્રમેતર પણ અન્ય એવા પાષંડ મતોનું પ્રચલન તે વખતે પણ હશે એની હિસ્ટ્રી આપણે ચેક ન કરી શકીએ અત્યારે પણ માનીને ચાલવું રહ્યું કારણ કે અત્યારે તો જે બધામાં જ છે ને વર્ણમય જો છે આશ્રમમાં છે દેશમાં પણ છે દરેક જગ્યાએ પાખંડ તો બધામાં આવી ગયું છે હવે તો એટલે એટલે હવે કે એટલે આ બે વસ્તુ સમજાતી નથી ત્યારે નહીં હોય પણ હવે તો એ એ અત્યારે તો એ બી બધું એવું થઈ ગયું છે ભેળસેળ વાળું સાચી વાત ભલે ટાઈમ કેટલા વાગે ઠીક અચ્છા તો હવે મૈત્રી એમ કે છે કે અહીંયા વિરામ આપો કાલે કરશું કાલે કરશું